એને આવું દીકરી ને પેલા ઉઠે લઈ ના દીધી બીજી વાર થી મેરે બેન બીજી વાર છે મેં મેરે બેન સીધી આવતી હતી બાકી શેરડી સગુવારું જુઓ તો તમે કાઢો वो देखना है तुम आज खाने में कर अधूरा कुछ ये जब पूरा कुछ બધું યાદ યાદ ના બધું તમારી પૂરી રહ્યા હોય પૂરે જ ના એટલે બીજા તેરી રાત એ હમણાં અમે રત્ના ફરક બતાવો જાય તો મીરાબેન મેં સુંદરી રામ રામ નિર્દય સુધો જ મારે બેઠા નિર્દય કાઢી જ થાય ને પ્રભુ શ્રી કૃષ્ણ સાથે Mas ete ano bitu. Kita semua jadi nama kita. Gitu bilang biru eh. Kita terbaik kita tapi ada juga kita nama kita sama. Ya, wedi pakar tu maset. Ah, wedi. Saya nak tu. Wedi pakar tu maset. દાલાલું સાથે એ લોકો એનો પોતાનો બહુ સાસું વાંચે નફું ઉપર સુગેરા હરા ઇન્સ્ટા એટલા અખ્યાર એને માત્ર અમુક એને બહુ ખુશ સાસું હોય એ અખ્યાર રાખી કે આપણે નહીં નાખવું Yeah, nào một mất đi hơi lên nè nghèo kẹo nghèo kẹo nó tìm nhạc nhạc đi nhạc nhạc mất tâm nhà thì có lọ nghe đê bù kẹo nhà rất như là cả một việc chỉ có trò là nhà đi rất là là nhắc thế là nó có sơ báo phân bất thêm hả đã cái thêm nó đi đặt ಗುಡಕಿಯನ್ನು ರೂಪಿರಪ್ಪು ಸುಖವ ವಸ್ನ ಗುಗರಾಟಗಾರ રોકીલા અંદર ગેસ લખી દો ડોક્ટર ને છે ઉકેલી લે રોકી લાગી ભગવાન શું આજે અમે કશું જોઈ નહીં કરો માય નથી ये भी तो Ano ko sila lugar bumati?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 Hmm. very good night. Good. Over here, there are go out there. Good. જીરે બાદ કે જીરે લે કે રમા લઈ જાય કઈ બદલા બદલા એ બદલા રાખી ના બદલો બદલા જય ગુરુ ના બદલા જય ડુંગા જય માહિતી તમારે એટલે ને રહેલી ગુમા થઈ તમારા એ રત્ન રમી લાગે કાંઈ જ નહીં એ હાલા એ ખાલી એનું થાય તો એ રત્ન રમી બદલાય રત્ન થઈ નહીં એ તો ધન્ય દૂધ નવું રાધું હોવી હેલું દૂધ એના ધોકે નહીં ઉદવાન અભિયાન કાં તો ઉદવાન અભિયાન એ બે Oh, you don't want to show back. ડોકું છે ડુંગળી ડુંગળી કોઈ ખ્યાલ ડોકું એના દીકરી ડોકું ડોકવા એટલા દીકરા દીકરા છોકરી હોય છે ઇસ્લામ રાખીને કિંમત ખાધી એ રસ્તા હરી ખાઈ શકે હોય છે ટોકે ચડી રાણ કરે કીધે તું અંદર તો નોકર બાંધી પાયા કેદાન કે ખીચતે નહીં હોતા હવે કેદાન દેખે એ પછી ભૂગેલો તો ત્યાં કેદાન દેખે એ કેદાન આદમી છે દેખાઉં દાદના એટલું ભગવત વાજ્યું છે યાદ તો ફેર ફેર કાઢે ના 여기 둘다 공도 그만 가이다 에라 நம்ம தோட்டத்துலாக்கினா மற்றவங்க அப்பாடு அக்காவுக்கு எல்லாம் போட்டுக்கல பக்கம் போகாது இதில் வந்து ராமன் போலியா எந்த ஆயா போலியா ஏ கிருஷ்ணா ஏ கிருஷ்ணா கிடையாது અમદાવાદ સમજે અમદાવાદ ભાઈ ગઈ દીધી ઉત્તરાય જોડે આપને અમદાવાદ માટે ડાયરેક્ટલી રામન ડાયરેક્ટ હોય છે ભાષા નું આપણે ઓગણીએ છીએ એટલે આપનાર જ નથી એટલે સીધી એટલે એટલે આપનાર જ ના એટલે આપનાર જ ના એટલે એટલે લુકમાં જ આપનાર જ ના એવી રીતના છે તૈયાર આપનાર જ મળે અંકિત બીજી તો કઈ કરવું ના કે એ જતું છે આજના રાખતો મદદ ને ઇન્ડિયાથી મદદ ને આજે મદદ મદદ આજે જે લોક નથી રહી કાકા એ નહીં મિલી શકે કે સત્તાનો ગગન છે એ મતલબ કંઈ નથી ગયા મન નહીં ચલી બી થશે એની કોઈ બી થશે એવું ચાલે જ ના એ બી થશે ગ્રુપ બધી બી થશે એવું પણ દુઃખ વગર રાજુ હતું જ ના ગયા Isn't it so but we like look બધા వేగలేదు డెబ్బై ఐదు నిమిషాలు నిమిషము తాతవుకున్నా ఆమె ఏ ఇరగ ముందుకు డబ్బులు ఏ రొమ్మిది రంగిట్ట ఏం లేదా తీసు నామాజ్ లేవు ఇరవై అడగ એવી મને દરેકમાં આ બધી એ દેવગી કૃષ્ણ માનું નહીં ઓળ ઉગી નહીં એટલે લીડો હીરા લલિત ના શું ગાતા જોગી નહીં બધું ચાલે રખે રખે નહીં રખે રાખેલી લઈને ને આમ રખે રાખેલી પહેરી રાખ એને આમ રખે રાખો એ નાખ એને આમ ગળે નાખો રખે રાખો રખે રાખો હિન્દુ એ સંક્રાંત લાગી નું લ્યા માં Istri-istri tergantung. Istri tergantung dari bapak tahu bapak ada. Ya, pemilu, ini ada. Milut baik. Jadi, jadi nan milut baik. Kalau baik nan kau ikan ayah, ya, kau milu mana? Ini tu, sendiri dawa. Ya, ini sendiri dawa. Ira, macam ini jadi tergantung dari bapak ira macam. Jadi, jadi, jadi, jadi, good. That's everything. You know, you know, you know, this is it. That's it, isn't it? Thank you. Tanding na, ginawa siya, isang batas na rin. Oo, babang ka daw pa. നമ്മുടെ പേപ്പറിനെ നമ്മളെ മനസ്സിലാക്കുന്നുണ്ടാകും ગુજરાત સરકારની રચના સરકાર બધે નોબત દુઃખમાં તમે એ નોબત દુઃખમાં તમે સ્નાન કીધું આ જીતને ના આપણે લોકો આપી દે another note or about another note. And guys up. Those look and guys up. And વેદના એટલું એ આપણે વાત કરો એટલું એના જિલ્લા એટલું એ વિધા મતલબ નહીં જે ડિરેક્ટર બધા થોડા બાંધેલું એટલું દે ત્યારે तुमने नहीं किया और दूसरा <laughs> हम्म। नाश करने की चेष्टा की है पर किया नहीं अभी तक हाँ, हाँ। इसका कोशिश किया है नहीं कोशिश किया है हाँ। हुआ नहीं हुआ नहीं वो हो जाएगा ये हम बात बताता है इससे हो जाएगा हम हम आज्ञा देता है ये आज्ञा दो आज्ञा धीरे धीरे आस्ते आस्ते हो जाएगा ऐसे नहीं हो जाएगा कितना कितना अवतार से पीछे हो गए बड़ा सिद्ध बड़ा से એને એક ડોલર દાન દેજો એકવીસ ડોલર આપે ને આપણે એક ડોલર તો પાછું લેજો એક લેવાનું આપણે તો લોસ એન્જલ્સ ખાતે ગયા અમારો આ યાર આ યાર તો આચાર્ય ભગવાન વક્ત કરતા આચાર્ય ભગવાન जो आत्मज्ञान जानता है आत्मा को जानता है और आचार्य दूसरे को बढ़ाता है और पोते पोते बांटता है चौथा उपाध्याय भगवान को उपाध्याय जो पढ़ता है शास्त्र और शास्त्र दूसरे को बढ़ाता है उसकी नमस्कार है और पांचवों दुनिया वर्ल्ड में ब्रह्मांड में कितना साधु हो ये सबको तो नमस्कार करता हूँ समझे ना साधु किसको बोला जाता है कपड़ा पहनता है वो साधु नहीं जो सीधा हो गया वो साधु वेद थोड़ा हो गया वो साधु समझे ना जो कपड़ा पहनता है वो तो कितना शराब बहुत खराब आदमी होता है और आत्मा का आत्मा की आ- आत्मा डालने के प्रयत्न करता है वो बड़े सब लोग साधु ऐसो पंच नमस्कार આ પાંચ નમસ્કાર છે સર્વ પાવપણ છે બધા પાપોને નાશ કરનારો सब पाप की नाश करनारो समझे ना मंगलारम च सब मंगल है दुनिया का सब मंगल इसमें बड़ा बड़ा प्रथम मंगल है बराबर हम्म। हो मंगल बड़ा मंगल मंगल नमो भगवते वासुदेव वासुदेव में नारायण घर का नारायण हो गया है वासुदेव भगवान को नमस्कार करता हूँ और शिव भगवान को नमस्कार करते जो आप खुद कल्याण हो गया दूल्हे को कल्याण बनाता है कल्याण करता है दूसरे को तो उसके कारण उसको नमस्कार उनका नाम है सोल सच्चिदानंद लग है हाँ फिर हम आएगा फिर पूछेगा आपको गलती नहीं होना चाहिए हम जब जुलाई में आएगा इधर एक महीने बाद पूछ- पूछने वाला है आपको पूछेगा कि क्या उसका तरफ अर्थ है तो बताना पड़ेगा अभी शाम को पूछूंगा ठीक है जी ત્યાં સાંજના હું રક્ષાને પૂછીશ हैं? એ કે છે આજે સાંજના હું રક્ષાને પૂછીશ એને યાદ છે કે નહીં कि तारे गुरु जी ने मैं मैं टीचर हूँ ना मैं टीचर हूँ ना इसलिए। ठीक है એ કે છે ये प्रकाश એ ગુરુ છે ટીચર છે માસ્ટર છે પ્રોફેસર છે પ્રોફેસર એ પોતે પ્રોફેસર છે ભણાવે કોલેજમાં એટલે બધાને પૂછવાની આદત છે બધા પૂછવાની આદત છે એટલે આ પ્રોફેસર છે એમ કે છે દાદા ભાવ નથી જઈ જઈ કહો તો આપને ઘર કો આયેગા દો મહિને ભગવાન તો મનમાં છે આપણા હૃદયમાં છે ને બધી જગ્યાએ છે દેખાશે તમને માણસ દર્શન આપશે દર્શન આપશે ऐसा तो नहीं रखना कौन आया है समझा ना वो टाइम में समझ जाना कि वो भगवान ही आया तो बोलने का कि दादा भगवान आपको नमस्कार कर कृपा रखिए इतना बोलना और ये नहीं लगा हमसे नहीं किए આત્મા ગ્રહણ કરે આજે નથી અરુણભાઈ કે છે કે આ તમે તો મેં નીરો છો ને ના હું બગડા ગયો ને સાંભળો ને અરુણભાઈ કે છે કે આ જે દારૂ પીવે એનાથી આપણે કહું ને કે આવરણ આવે વ્યવહાર કરી નાખે પણ એક્ઝેક્ટ કે છે કે અમને ખબર ખ્યાલ આવે કે કઈ જાતનું વ્યવહાર શું થાય છે શું અમને ભોગવટો આવે છે એનો એને પરિણામ શું હોય છે તો કે અમને એવો ધાક બેસી જાય તો અમે એને એ તરફ જોઈએ જ નહીં કોઈ દાખલો અહીં ખરેખર ધાક બેસી જાય તો થાય પેલા પૈસા ધાકવાળી થઈ હોય તો એટલે બરાબર છે તો પણ એકવાર વૃત્તિ તો રોકાઈ જાય ને સૌથી વસ્તુ આ સરળ નક્કી કરવું હવે પ્રકાર નક્કી કોઈ માણસ મુશ્કેલી કરે કે તમે આ શું આ કરો છો તો કીધું બહુ નબળી છે નબળી છે ઉતરાવ નહીં કિનારો મોક્ષ છે હજાર વર્ષ હજાર માણસની વચ્ચે કહેતા અમે ખુલ્લી કરીએ કે ભાઈ તો પેલો તો હકીકત જ છે હા એટલે આપણે એને છે તો ખોરાક આપ્યો ઓન ધ કન્ટ્રી આપણે કબૂલ કરી સારું ખોટું કેવાય તો હું તો તારે બોલી દીધું આપવું પડે ડબલ લોન ત્રણ કોના લોન હા સોમરસનું કામ જે કરતા હતા ને સોમરસનું કામ એ શું હતું પણ જુદી એ જુદી જાત હતો આ તો સડાઈ ગંગાઈ ગંગાઈ કર્મ કરાય ને આત્મા ભગવાન હશે લોકોને ગમે થવું એ અંદર એક જાતિ મસ્તી માં ગોળીઓ ગમે છે ગોળીઓ બે અંગુની જેમ આવે ને હા હા હા એ શું જોઈએ કરે ટ્રેન્ક્યુલાઇઝર ટ્રેન્ક્યુલાઇઝર બધો અપઘાત કહેવાય બધો અપઘાત પી લીધું તો પછી એનો પરમાણુ રહે જ કરે પછી લોકો છોડી દે પૂછે છે અહીં આ પછી લેતા છે ને છોડી દીધું છે પાંચ છ વર્ષથી પાંચ છ વર્ષથી છોડી દીધું છે બે છ ચોરાસી મગનભાઈ ત્યાં જીવનનું ચરિત્ર બોલ્યા તમે તમારી સેવા માં બુદ્ધિ હેરાન કરે છે ભક્તિ કરવા ના દે મેનુ સમજે પડી ગયે બોલજે બરોબર હા ને બધી? જય. બતાવે ને જાગૃતિ. અને સિદ્ધાર્થમાં હવે જાગૃતિ એવી રીતે નથી ને. हम्म? और जागृति बढ़ गया नहीं कोई जागृति है अपना अभी अभी अभी भी ज्यादा बढ़ती रहेगी और निरंतर जागृति हो गई अब समझ गए ना और इसके इसके लिए आनंद थोड़ा थोड़ा थोड़ा ज्यादा बढ़ बढ़ जाएगा शांति बढ़ जाएगा आज्ञा थोड़ा पारा आज्ञा आज्ञा फाइव तो तुमको निरंतर समाधि रहेगा निरंतर समाधि हरेक संसार में रह के समाधि कोई दुख नहीं समझ में आ गया ना हम्म। देन आपको नाम आपका नाम उषा तो आपका नाम है बॉडी का नाम है आप कौन माय नेम ही उषा बोलता है ना समझ में आया आपको आपके कौन है तो जानने का जरूर है मैं कौन हूँ कि नहीं जरूर नेसेसरी Yeah.